એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વૃષ્ટિનો જન્મદિવસ છે અને વાર્તા સાંભળવા આવી છે એના પપ્પા સાથે સાંભળો સાંભળો બાળ દોસ્તો આજે છે ને આ વૃષ્ટિબેન અને એના પપ્પાનો જન્મદિવસ છે ઓ ભાઈ હા સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લોભી ભમરો બે ભમરા હતા એકવાર આ ભમરા ઉડતા ઉડતા ઉડતા એક સરોવરના કાંઠે જઈને ચડ્યા અને એ સરોવરમાં તો સુંદર મજાના કમળો ખીલેલા હતા હો ભાઈ ભમરા આ કમળના રંગ અને ગંધથી ખૂબ આકર્ષાયા એમને તો સુગંધ બહુ ગમી એટલે બંને અલગ અલગ ફૂલ ઉપર જઈને બેઠા અને નિરાંતે કમળનો રસ ચૂસવા લાગ્યા હો સુરત દાદા ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આથમવા જતા હતા વૃષ્ટિબેન આ સુરત દાદા હાથમે ને એટલે કમળની પાંખડીઓ પણ બીડાઈ જાય હો એ પણ બંધ થઈ જાય ખીલેલું કમળ તે એક ભમરો ઉડીને બીજા ભમરા પાસે ગયો અને બોલ્યો ચાલ ચાલ મારા ભાઈબંધ હવે આપણે જઈએ પણ બીજો ભમરો તો બહુ લોભી હતો હો એ તો બોલો ના હજી મને વધુ રસ ચૂસવા દે મારે આ કમળમાંથી હજી વધારે રસ ચૂસવો છે પેલા સંતોષી ભમરાએ એને ચેતવતા કહ્યું અરે ભાઈબંધ બહુ લોભ નહીં સારો આ હમણાં સુરત દાદા આથમી જશે અને કમળની પાખડીઓ બધી બીડાઈ જશે બંધ થઈ જશે તો તું અંદર રહી જઈશ પણ બીજા ભમરાએ એની શિખામણ માની નહીં હો એને તો એ ગમી જ નહીં પેલો ભમરો થાકીને પોતાના રસ્તે પડ્યો પોતાના ઘરે જવા માટે અને બીજો ભમરો તો કમળનો રસ ચૂસવામાં મસ્ત થઈ ગયો એને તો કાંઈ ભાન ન રહ્યું અને પછી તો ભાઈ જે થવાનું હતું તે થયું સૂરજ ડૂબી ગયો એટલે કમળની પાંખડીઓ ધીમે ધીમે બીડાઈ ગયો બંધ થઈ ગઈ અને લોભી ભમરો તો કમળનો રસ ચૂસવામાં રહ્યો એમાં એને ખબર ના રહી કે કમળની પાંદડીઓ બંધ થાય છે પણ મોડે મોડે ભમરાને ભાન થયું એટલે એણે બહાર બહાર નીકળવા બહુ પ્રયત્નો કર્યા પણ એ તો બહાર નીકળી ન શક્યો ભાઈ પછી તો સવાર પડી સુરત દાદા ઉગ્યા ફરી કમળ ખીલ્યું અને ત્યારે છેક ભમરો બહાર નીકળી શક્યો ભાઈ તો ભાઈ આ ભમરા ભાઈએ બહુ લોભ કર્યો ને એમાં કમળમાં પૂરાઈ રહ્યા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો